એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા જાનવભાઈ વાર્તા સાંભળે છે આવો આવો જાનવભાઈ આજે તમે શું કર્યું મમ્મી સાથે રમા એમને સાંભળો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે તરસ્યા કાગડાની વાર્તા એક હતું જંગલ આ જંગલમાં એક કાળો કાળો કાગડો રે ક્રા ક્રા કાગડો તો બહુ ભલો અને બહુ ભોળો હવે એક વખતની વાત છે કાગડાભાઈને તો પાણીની એવી તરસ લાગી એવી તરસ લાગી કે વાત ન પૂછો ખાવાનું પડતું મૂકીને કાગડાભાઈ તો ઉપડ્યા પોતાની તરસ છીપાવવા માટે પાણી પીવા માટે નદીના કાંઠે ઉડતા ઉડતા ઉડતા પહોંચ્યા નદીના કાંઠે તરસ કે મારું કામ ક્યારે પાણી પીવું ને ક્યારે તરસ છીપાવું જઈને જુએ ત્યાં તો નદીમાં પાણી ન મળે અરે કાલ તો આ નદીમાં બે કાંઠે પાણી વહેતું હતું આ ખળખળ વહેતું પાણી ગયું ક્યાં કાગડાભાઈએ નદીને જગાડી અને નદીને પૂછ્યું નદીબેન ઓ નદીબેન ક્રા ક્રા મને તરસ ખૂબ લાગી છે પાણી પીવું છે કાલે તો તમારા બે કાંઠા પાણીથી છલોછલ વહેતા હતા ને આજે તમે ખાલી ખમ કેમ છો જલ્દી પાણી આપો જલ્દી પાણી આપો મારે પાણી પીવું છે કાગડાભાઈની વાત સાંભળીને નદી તો ધ્રુસકે ધ્રુસકે મંડી રડવા નદી કાગડાભાઈને કે કાગડાભાઈ કાંઈ તરસ તમને એકને જ લાગતી હશે મને પણ ખૂબ તરસ લાગી છે મારે પણ પાણી પીવું છે લો બોલો નદીને તરસ લાગી હતી ઓહો નદીબેન તમને પણ તરસ લાગે એમ કાગડાએ પૂછ્યું કેમ નહીં તમે જો કાગડાભાઈ હો તો હું પણ નદીબેન છું નદીબેન તમને તરસ લાગે તેમ મને પણ તરસ લાગે તરસ વિના તે કોઈના પેટમાં પાણી સમાતું હશે પણ શું કરું મારું પાણી તો પેલા સુરત દાદા પી ગયા છે ગઈકાલે એ મારી પાસે આવેલા મને કહે કે નદી નદી હું ખૂબ તરસ્યો છું મને થોડુંક પાણી પીવા દે મેં કહ્યું કે હા પીવો સુરજ દાદા પણ સૂરજે તો એક બે ને ત્રણ ઘૂંટડા ભર્યા ત્યાં એ મારું બધું પાણી પી ગયા કાગડા ભાઈ આ આકાશમાં પેલા સૂરજ છે ને એ વારે ઘડીએ તરસ્યો થઈ જાય છે હવે શું કરીએ મારે કાંઠે કોઈ આવે તો મારે એને પાણી તો પાવું જ પડે ને હું સૂરજને ના કેમ પાડું પણ આજે તો હું પણ તમારા જેટલી તરસી થઈ છું હો આ જુઓ ને આ તરસને લીધે મારું પેટ કેવું તો સુકાઈ ગયું છે ભાઈ સાહેબ નદીની આ વાત સાંભળીને કાગડાભાઈ તો વિચારમાં પડી ગયા અને બોલ્યા હા સાચી વાત પણ હવે શું હવે શું શું હવે તો આંબાના ઝાડ પર પીળી પીળી કેરીઓ પાકે કોયલ બેન ટહુકે તડકાઓ તપે એવા તપે એવા તપે કે ધરતી આખી ગરમ થઈ જાય તો વાદળભાઈ આકાશે ચડે વાદળભાઈ આકાશે ચડે ને એને જોઈને મોરભાઈ ગયે કે મોર ટવકે મોરભાઈ ગે કે ત્યારે એને સાંભળીને વાદળને એમ થાય કે ચાલો હવે હું છલકાતા દરિયામાં પાણી ભરવા જાઉં વાદળભાઈ દરિયામાં જાય પાણી ભરે પાછા આવે અને ધોધમાર વરસે ત્યારે મારામાં આ નદીમાં પાણી ભરાય ભાઈ સાહેબ બે કાંઠે હું વહેતી થાવ અને પછી તમે મારામાંથી પાણી પી શકશો હો ગાગડાભાઈ હું તો કાંઈ ઉડી શકવાની નથી એટલે તમે જટ ઉડીને જાઓ વાદળભાઈ પાસે એ તો ઘસઘસાટ ઊંઘતા હશે એટલે વાદળભાઈને જઈને જગાડો ને કહો કે તરસ લાગી છે જલ્દી વરસો પણ કાગડો તો છતુર હતો હો જાનવ અને હોશિયાર પણ ખરો તારા જેવો કાગડાભાઈને થયું કે સીધો વાદળ પાસે જઈશ તો એ કઈ વરસવાના નથી મારું કઈ થોડું માને એટલે એ તો ઉડીને આંબાના વનમાં આવ્યો બેઠો આંબા ડાળે અને આંબાભાઈને કે ક્રા ક્ર આંબાભાઈ આંબાભાઈ તરસ લાગી છે કેરી પાકે તો કોયલ ટહુકે કોયલ ટહુકે તો તડકા તપે તડકા તપે તો ધરતી તપે અને ધરતી તપે તો વાદળ જાગે અને જાય દરિયામાં પાણી ભરવા દરિયામાંથી પાણી ભરશે તો મેં મોર ગહેકશે મોર ગહેકશે તો વાદળ વરસશે અને વાદળ વરસશે એવા વરસશે એવા ખૂબ વરસશે તો નદીમાં પાણી વહેતું થશે પૈસા નદી પાણીમાં પાણી પીવે પછી મારે પાણી પીવાય હો હું ખૂબ તરસ્યો થયો છું આંબાભાઈ માટે કેરી પકાવો પૈસા કાગડાભાઈની આ વાત સાંભળીને આંબાનું ઝાડ કે સારું ત્યારે પકાવું છું કેરી હો પાકેલી કેરીઓ જોઈને કોયલ તો મીઠું મીઠું ટવકી કૂ એવું ટકી એવું ટવકી કે તડકા તપ્યા તડકા એવા તપ્યા એવા તપ્યા એવા તપ્યા કે ધરતી તો તપી તપી ને ધરતીને તપેલી જોઈ ગરમ ગરમ થઈને વનમાં રહેતા મોર ગેકવા માંડ્યા મોરને ગહેકતા સાંભળીને વરસાદને બોલાવવા માંડ્યા મોર તો અને ગયેકતા મોરને સાંભળીને વાદળ તો બધા ઊંઘતા હતા ઘસ ઘસાટ તો જાગી ગયા અરે અરે જાગો જાગો મોર કહે કે છે અને ઉપડ્યા બધા દરિયામાં પાણી ભરવા પછી તો દરિયાએ વાદળને પાણી આપ્યું અને એ પાણી વાદળે નદીને આપ્યું વરસાદના પાણીથી નદી બેન બે કાંઠે છલકાણા ઓ ભાઈ છલો છલ નદીમાં પાણી ભરાયું અને એ પાણી તરસ્યા આ કાગડાએ ધરાય ધરાઈને પીધું ગુટુક ગુટુક ગુટુક અને કાગડાભાઈ તો પછી પોતાનું ચણ ચણવા માટે ઉડી ગયા ભાઈ તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ આવજો